થી ગમે ત્યારે વાંચો જુઓ કારી ગમે ત્યાંથી ગમે ત્યારે વાંચો જુઓ હિતકારી જ્ઞાની ચરણે ભાવાર્પણ आत्यान्तिक उपकारी ज्ञानी चरणे भावार्पणा आत्यान्तिक उपकारी જગત આખું નવાજશે પૂજશે વિચારકને જગત આખું નવાજશે પૂજશે વિચારકને આહો હો કેવળ ज्ञानी मोक्षवर्ती दादवाणी अहो केवळ ज्ञानी मोक्षवर्ती दादवाणी चारे बाजुना करियू जोगी बफाराने चारे बाजूना कड़ियोगी बफाराने वा પાંચ કાજ ટાણા પાડી સત સ્વીકારુણ્ય પાણી વાચ તાજ ટાણા પાડી સત સ્વીકારુણ્ય પાણી કાઈ પણ પૂછ્યા વિના ખુલાસા પેતે જ્ઞાની કાઈ પણ પૂછ્યા વિના ખુલાસા આપે તે જ્ઞાની ગમે તેવા અણઘડને ગળી શકે મોક્ષદાની ગમે તેવા અણધણને ગળી શકે મોક્ષદાની કાંઈ પણ પૂ પૂછ્યા વિના ખુલાસા પેતે જ્ઞાની અહીં પણ પૂછ્યા વિના ખુલાસા પેતે જ્ઞાની ગમે તેવા અણઘડને ઘડી મોક્ષ દાની ગમે તેવા અણગણને ઘડી શકે મોક્ષદાની બ્યાસી લાખ વિદ્યાની સહજાત્મ મૂર્તિ યા કવિ જ્ઞાની સજાત્મૂર્તિ અનુપમ દર્શનીય પરમાત્મા દેહધારી અનુપમ દર્શનીય પરમાત્મા દેહધારી નાસ્વત કાળવર્તી નિરાગ્રહી સરસ્વતી શાશ્વત કાળવર્તી નિરાગ્રહી સરસ્વતી અપક્ષીય વિતરાગી સ્વયં સીતાગમવાણી અપક્ષીય વિતરાગી સ્વયં સીતાગમવાણી લોકોના ઊંઘતા અંતસ્કરણને લોકો જગાડી દંડોરી જગાડે એનું નામ આપવાણી આરે બાજુના કળિયુગી બફારાને ચા કળિયોગી બફારાને વાંચતા જ ટાળા પાડી સત સ્વીકારુણ્ય પાણી વાંચતા જ ટાળા પાડી સત સ્વીકારુણ્ય પાણી home દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર દાતા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જયકારો દાદા ભગવાનના સિમ જય જય જયકાર હો રાધા ભગવાનના અસીમ જય જયકાર હો રાધા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ પૂરું થઈ ગયું તો સાહેબ શું કર્યું ઊંઘતા હતા આપણે કે આટલું દેખાતું હતું બધું ઊંઘતા હે દેખાતું હતું તોય બધું જોઈ શકતા હતા ઊંઘતા કેમ કહેવાય હે આ કે દેખાતું હતું તમને દેખાતું થોડું થોડું નહીં બોલો ને આ દેખાવું ના દેખાવું કેટલી મોટી વાત છે તો આપણે મહાત્માઓ સમજી ગયા ખાઈ ગયા છીએ આપણે આટલી સંખ્યામાં ફાવવું દાદાને અશક્ય છે બહુ શક્ય છે તીર્થંકર ભગવંતોની હાજરીમાં કલ્યાણ ઘણા પામ્યા હોય પણ એ તો હિસાબથી પામે છે બધા શું કહ્યું પાક્કા હિસાબથી હમ બધી જાતના હિસાબ હોય એ તો બધી જાતના હિસાબ હોય તો બધા જે પ્રકારના હિસાબ હોય હિસાબથી બધા એમનાથી એટલું ખરું કે ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરી લે છે એટલું ચોક્કસ ઉર્ધ્વ ગતિના રસ્તાઓ હોય છે બે જ મુખ્ય રસ્તાઓ છે ઉચ્ચ ગતિ પછી માનવદેવ હોય તો પણ એ જ એમાં એક ઉચ્ચ ગતિ પ્રમાણેનું જ પ્રમાણ હોય અથવા તો દેવગતિ દેવગતિમાં પણ ઉચ્ચ ઉર્ધ્વ પ્રમાણ હોય એવી જ હોય બીજી ના હોય આ આકારમાં હોય એ પ્રમાણે કાળ કાળને અનુરૂપ હોય સંસ્કારને અનુરૂપ એટલે કે વિકલ્પો કરવા રાખવા જેવો નથી આપણે ભાવમાં આપણી બધી સત્તા છે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પણ શુદ્ધાત્મા થયા ત્યાર પછી પણ વ્યવહાર બાકી રહ્યો છે અને છેક છેલ્લે સુધી દાદા કહે છે કે અમે પણ આજ્ઞામાં છીએ અને તમને આજ્ઞા આપી છે અને આજ્ઞાથી વ્યવહાર ધર્મ આખા એમાંથી પસાર થવા માટે આજ્ઞાધર્મ છે એ જ આજ્ઞા ધર્મ અમે છીએ પણ અમે અમારા અમારી કક્ષાએ છે તમે તમારી રીતે છો તમે આજ્ઞા ધર્મથી છો અને અમારા આજ્ઞાના પ્રત્યક્ષ પ્રમાણમાં અમે છીએ ભગવાનના સીધા જ શું કહ્યું ભગવાનના સીધા જ પ્રમાણમાં છીએ એ પ્રમાણ બહુ જ ઊંચું છે એ અરિહંત ભગવાનની બહુ નિકટનું પ્રમાણ છે અત્યંત નિકટનું ગૌતમ સ્વામી માહિર ભગવાનથી આટલા બધા નિકટ હતા અને કેટલો બધો હિસાબ જૂનો અને ચાલ્યો આવેલો હિસાબ એમાં એવી નિકટતામાં પણ તમે જોજો કે દશામાં કેટલો ફેર પડે છે કે હરિહરની નિકટતા કોને કહેવાય મોટા સાહેબ હરિહરની નિકટતા વ્યવહારથી સંયમ તેમની નિકટતા એ કરીને અને હિસાબની નિકટતા એ હિસાબની નિકટતાને કારણે આપણે નિકટતા કહીએ એ જુદી છે અને આપણા જ્ઞાન અને વિજ્ઞાનના પ્રમાણથી જે નિકટતા એ બહુ જુદી સાખી એને તાર કર્યો આપ સમજ્યા મહાત્માઓને તો સહેજા સહેજ મળી ગયું મજા મળી ગઈ છે ડોક્ટર ખરું ને પક્કું હે એમ ના પેલા નાખે છે નાખો છે ને તો પાકું એ પાકું કે છે બે બધા સિક્કા વાગી જાય હવે તો કાચા પડે એવા નથી બધા ખરું કઈ કહે એવું છે બસ બહુ દેખવાની વાત તો બહુ જુદી છે દેખવું અને જોવું આ બે બહુ સુંદર દાદાએ ભેદ કરી આપ્યો આપણને દેખનાથી દેખના દેખતા કર્યા જોનાથી જોતા કર્યા ખરું બેના શું કર્યું આ બધું બધા બહુ મજા આવે છે ઘરમાં જે છોકરાઓ વહાલા લાગતા હતા હવે જુદી રીતે એ નહીં વહાલા વહાલ નથી ચાલી ગયું પણ જુદા દેખાય નહીં વ્યવહાર નિશ્ચયનો વ્યવહાર નિશ્ચય વ્યવહાર નિશ્ચયનું છે આજ્ઞાધમ ખરું ને એટલે એવી રીતે છે દેખવું બધું વ્યવહારમાં જાય એટલે તો માનવને માનવતાના લક્ષણો કયા ને મનુષ્યત્વ કયું મનુષ્યત્વ બહુ ઊંચી વસ્તુ છે પાછી એટલે સત્વ પ્રમાણેનું માનવ પડવું શું કહ્યું સત્વ પણ ગયો કહ્યું છે ને આજે તો બધું રસકસ જ બધું ચૂસાઈ ગયો છે તો બધી બાજુનો ચૂસાઈ ગયેલો છે રસકસ શરીર રહ્યા છે પણ રસકસ ચૂસાઈ ગયો છે જેમ ધરતીમાં હોય ધરતીમાંથી રસકસ ચૂસી જાય ને પણ હવે નગર એવું શું કહે છે નગર બોલો ને બે લાઈન नगर गली ने फेरी चोटे नगर गली ने फेरी चोटे गुंजन एकज नाम गुंजन एकज नाम जय दादा भगवान નવી જ ધરતી બોલો નવી જ ધરતી નવીન વરસા નવીન ધરતી નવી નવર ઉત્તમ રસ કસ પામ ઉત્તમ રસ કસ માતૃભૂમિ સુફલા નગર ગલીને શેરી ચૌટે એટલે આ નો કર્મરૂપી આપણું નગર મોટું શું કહ્યું દુનિયા કહેવાય તો આખી વિશ્વ કહેવાય નગર અને એ પાછી ભૂમિ ભૂમિ વગર નગર હોય નહીં પાછું એટલે નોકરને નગરને ભૂમિ કહી નગરને ભૂમિને બોલો આગળ નગર શેરી ચૌટે શેરી ચૌટે એમાં આપણા અંતઃકરણના બધા પરિવર્તનશીલ સ્વભાવમાં જે આખો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે ગલન થઈ રહ્યું છે એ બધામાં શેરી ચૌટે કે છે એટલે બધી શેરીઓ જાત જાતની એ તો મન બુદ્ધિ ચીજ ને આ બધાની શેરીઓ હોય બધી પાછી હમ અને એના પર પાછો રાજા આપણે રાત કરી હોય તે કરેલું રાજ હજુ જે ગયું નથી ને બાકી રહ્યું છે ને એટલે એનો થોડો સવાદ લઈ લે સવાલ લીધા વગર છોડે નહીં પાંચ જ્ઞાનેન્દ્રિય અને અંતસ્કરણ આ બધી બધું તો બીજું શું તારે શેરીને ચૌથે ઉત્તમ સપામ એટલે હવે એ આજ્ઞા ધર્મથી આપણે બીજી કઈ લાઈન કહી નવી જ ધરતી એટલે કે આપણે આજ્ઞાધર્મથી આપણે આપણા કારણ સર્જનના પુણ્યાનુબંધી પુણ્યના પૂદગલ સર્જનો જે થયા કરે છે એ નવી જ ધરતી અને એમાં નવીન વર્ષા એ આપણે જ આપણા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી એ વર્ષાથી નો પલ્લવિત થતી બહુ સુંદર પલ્લવિત થાય થાય કે ના થાય ઉત્તમ રસકસ પામ અને એમાં આ આત્યંતિક મુક્તિના ઉત્તમ રસકસ એને પ્રાપ્ત થાય છે ત્યારે આજના રસકસ વગરના આ બહારના ખોખામાં કંઈક પ્રાણ આવે કંઈક જીવ આવે શું કહો છો રસકસ વગરના ખોખામાં હે આપણું રસકસ વાળું અંતરનું ધર્મનું જીવન એનાથી આવું બને બહુ સુંદર બને દાદા એટલા માટે આ પદ બહુ ગમતા હતા એમને શું જ્ઞાન મળે પછી શું દશા થાય છે બધાઓની ખરી ના શું લાગે છે આવું છે બહુ પુષ્કળ ગમડાયું છે આ પત્તો દાદાએ ખરું નહીં ડોક્ટર કે આ જ ગાવ કે છે પેલા ફીરીમાં સવાર હતી ને ફેરીઓ નીકળતી હતી એમાં ખાસ કહેતા હતા એ એને પેલું કેસરિયા તો ખરું ના ના બસ એટલે બધા આ નીકળી જશે ને બધું એવું એ પદ ખાસ બધા બધું બોલો કચ્છ બધા એટલે એના પડઘા પડ્યા કરે પડઘા પડે છુપા રાખવા પડે કે એટલે બધા એ દાદાજી આ કાળમાં ચેતવાનું બુદ્ધિથી કે મનથી હવે એ બધું ઠીક છે હવે એ તો ચેતવાનું એટલે શું કે વ્યવહારમાં વ્યવહાર નિશ્ચય વ્યવહારમાં નિશ્ચયને આપણા નિશ્ચય નિશ્ચય જેવું કરાઈ નાખે નહીં એના આગળ ચેતવાનું એ વ્યવહાર બધો ખરો ને અંતરનો ખાસ અંતરનો ખાસ અંતરનો અંતરનું કહ્યું એટલે કે બાહ્ય બહાર ના રહ્યો ને એવું કેમ કહેવાય કારણ કે અંતર ને બહાર બે બધા વ્યવહાર જોડેલું જ પાછું એ વગર વાયરનું હોત તો જુદું હતું એટલે અત્યારે સંયમ માર્ગમાં સાધુ મહારાજે માન્યા છે કે છૂટું છે બે એટલે આપણે બહારનું ખરા ક્યાં કરો એટલે અંતરનું કઈ હિસાબ જ દેતો નથી દાદાજી પણ વાયર દ્રષ્ટિનો છે એ વાયર દ્રષ્ટિનો છે ના દ્રષ્ટિનો ખરો અને હિસાબનો પણ ખરો હિસાબ તો બરાબર છે એ પાક્કો હિસાબ દ્રષ્ટિનો ના એ બધી રીતે બધી છે દ્રષ્ટિ તો મુખ્ય એટલા માટે આ દ્રષ્ટિની જ આજ્ઞા મળે છે ને આજ્ઞા દ્રષ્ટિની મળે છે દેખવાની જોવાની બે રીતની એટલે દેખવાની દેખવાની રીતે દેખો અને જોવાનું જોવાની રીતે જુઓ તમારા સ્વભાવથી રીત એટલે સ્વભાવ સ્વભાવ પોતાનો સ્વભાવની રીત નાતા ભ્રષ્ટાની જોવા જાણવાની સમજાયું અને દેખવાનું તો દેખવા પડે છે જ હે આખો તો પોતાના ધર્મથી યારું ધર્મ બજાવી દેશે દેખાવામાં પણ આપણે દેખનારા ના રહીએ એને દેખવાનું કહ્યું આંખો જુએ ને આપણે દેખવું કેમ કહેવાય નહીં તો નહીં તો એના આવરણો જાય નહીં નથી તો એ આવરણો છે એ આવરણ એટલે અંતકરણનું જીવન જ્ઞાન આવરણ દર્શન આવરણ વિઘ્ન અને મોહનીય આ ચાર મુખ્ય એ અંતરના જીવનમાં જાય છે બધું ખ્યાલ આવ્યો હમ અને બાકીના ચાર છે ત્યાં લો કર્મમાં જાય છે એટલે પેલું કનેક્શન કરેલું ને બધું આખું કનેક્શન બધું કહેલું નહીં તો સાતા અસાતા સુખ ભોગવટો આપણે ભોગવટામાં કોઈ વખતે ભોગવત આપણે ભોગવતા એવું લાગે જ કે છે એ તો ભાષે છે એને લાગે જ કે છે હે ભાસવું અને બહુ જુદી વસ્તુ છે પણ વ્યવહારમાં લાગુ શબ્દ બોલીએ છીએ એ તો જરા બંધ આંખે બોલાય છે શું કરે જાણતા નથી ને વિજ્ઞાન એનું એટલા માટે સમજ્યું ભાષ્યમાન પરિણામ અને ફિલિંગથી લાગણીથી લાગતા પરિણામ આ બેમાં ભેદ છે શું કહ્યું બહુ મોટો ભેદ છે એ લાગણી છે ત્યાં કામ કરે છે પણ એ લાગતા પરિણામ ચીકણા ના હોય તો સમજવું કે આ લાગણી તો બરોબર છે મનુષ્ય દેહ છે મનુષ્ય દેહના તો એ લાગણી તો છે જ એ તો બધાને જ હોય લાગણી વસ્તુ દેવાનંદા માતા એ તો ગર્ભ પરિધાન થયું તે વખતના માતા હતા પણ ગર્ભ માતા એ નતા જન્મ આપનાર જન્મદાતા નતા આ એવા દેવાનંદા જયારે છેક છેલ્લી ઘડીએ ભગવાનનું આટલી દશાનું એમને ખ્યાલ આવીને એમને બહુ ભાવ થાય છે ઉછારો થાય છે ભાવ એ કેવી રીતે થયો એ થયો એનું કારણ શું તો કે આ પણ કુદરતી અને ભાવ એટલો ફેર હતો શું એમાં સંસારી ભાવ હોય તો વાત જુદી હતી અને કારણ કે અહીંયા તીર્થંકર ભગવાન છે જુઓ છેલ્લી ઘડીએ પણ તેમને આવે છે ને એમને વિનંતી કરે છે પતિદેવને એટલે જાય છે બંને ભગવાનના દર્શન દર્શન નજીક જઈ અને ભગવાનના દર્શન કરે છે ને તો નજીક જાય છે એટલે આ જુઓ પૂતગલ પૂતગલના પણ કેવા કામ હોય છે હવે ભગવાન તો ભગવાન જ છે તે વખતે તો કે બિલકુલ કેવું જ્ઞાન આમાં અને ગૌતમ સ્વામીને પેલા સાધુ બધું સંયમ હોય છે અને આ કરે છે દર્શન અને દુગ્ધધારા સમજાયું ને એ કંઈ આમ દેખાતી નથી કોઈને પણ સમજાય છે શું કહ્યું પણ શાસ્ત્રોમાં આવું લખે એટલે ચમત્કારની ભાષામાં લઈ જાય બધા શું જે માનવ ને મનુષ્યનો સ્વભાવ ને મનુષ્ય પણ હોવા પણ એ રીતે જ બધું હોય કોઈ દિવસ કોઈ ચમત્કાર ના હોય આ ભાષામાં દાદાએ કહ્યું કે મનુષ્ય શું કે કોઈ પણ એક ચમત્કાર કરવાની શક્તિ ધરાવતો નથી દૈવીકૃત જે બધું બને છે એને ચમત્કારમાં આપણે માની શકીએ છીએ શું કહ્યું દૈવીકૃત બને છે એ તો બનવાનું જ છે કારણ કે દૈવીકૃત એ માનવ અને માનવના પૂતગલ પ્રમાણેનું નથી એ દેવ પૂતગલો જુદી પ્રકારના હોય છે એટલે એને ચમત્કાર સ્વરૂપ બની જાય આપણને સમજાયું હા પરંતુ સિદ્ધિ વસ્તુ સિદ્ધિને ચમત્કારમાં ખપાઈ જાય છે બધું સિદ્ધિ એટલે આપણા મહાત્માને આ તો બહુ સારી રીતે સમજ પડે કે આપણને સિદ્ધ દશા શરૂઆત થઈ છે એટલે સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ એમ ના કહેવાય સિદ્ધ સ્વરૂપ સિદ્ધ દશા વસ્તુ જુદી છે આખી અને સિદ્ધ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપે પ્રાપ્તિ થઈ એ વસ્તુ બહુ જુદી છે અને પ્રાપ્તિ થયા પછી એની ઉર્ધ્વતા થયા કરે છે એ વસ્તુ બહુ જુદી છે એ કારણ પૂતગલોમાં રહે છે એ આખી ગતિ પ્રમાણથી છે આખું કેવી રીતે છે સિદ્ધતા ગતિ પ્રમાણમાં ના હોય પણ ગતિ સહાયક તત્વને કારણે ગતિ પ્રમાણથી ઉર્ધ્વતા એ કરીને ગતિ પ્રમાણથી છે શું કહ્યું અને એવી રીતે ગતિ પ્રમાણ ના હોય તો કેવળ જ્ઞાન થાય છેલ્લા માનવ દેહ ચરમદેહ કોઈને એક હોય કોઈને બે હોય કોઈના ત્રણ પણ હોય એ તો જેવું પૂતગલનો હિસાબ અને આજ્ઞાધર્મનું પુરુષાર્થ ને એનું પ્રમાણ એમાં એ દેહ કરીને છેલ્લે કેવળ જ્ઞાન પછી આયુ કર્મ કેવા જ્ઞાન પછીનું શેષ પૂરું થતાની સાથે જ એક પાંચ સમયમાં જ જે સિદ્ધ ગતિ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ જાય છે સિદ્ધતા પાંચ સમય ફક્ત પાંચ સમય તો આજના કાળમાં એ ગણિતમાં હજુ પહોંચી નથી શક્યા નેનો ક્યાંક ગમે તેટલું કે પણ ના પહોંચી શકે એ ઘણું ચીરો સમય છે આમ તો શાસ્ત્રોમાં એને ten raise to minus sixty six કે સિક્સટી નાઇન જેવું કહ્યું છે ટેન એટલું બધું કહ્યું છે માઇનસ અને આજનું વિજ્ઞાન ટેન રેસ ટુ માઇનસ ત્રીસ બત્રીસ કે એટલું પહોંચેલું જ કંઈક અને નેનો નેને કે છે બોલો ડોક્ટર <laughs> હવે આગળ જવા જતાં પેલું કોલિડર સ્વિટરલેન્ડમાં બનાવ્યું છે ને કંઈક અંડરગ્રાઉન્ડ એમાં જો કંઈક ભડકો થાય ને કંઈક ભડાકો થાય ને તો અંદર કામ કરતા લાવવું પડે અને બધા આજુબાજુના એ કરી નાખે એ હાલત છે એની જઈ શકાય એવું જ નથી શું એ બેરિયર ક્રોસ થાય એવી નથી સાઉન્ડની બેરિયર ક્રોસ કરી શકે હજુ એવું વસંતભાઈ કહે છે ખરું તમ કહેતા હતા હે ભૂલથી મુક્ત થયા ને એટલે સાઉન્ડ ક્રોસ થઈ ગઈ આપણી ના થઈ બોલો મોટો ઘોઘાટ ના થયો અવાજ ના થયો પ્લેન જો ડોક્ટર કાંતિભાઈ શું થાય એનું બારીઓ હાલ્યું છે બધા મકાનને ધરેલું છે બધા સાઉન્ડ બેરિયર કે છે કેવું પડે ના મોટા સાહેબ શું કહો છો એટલે કે સિદ્ધ ગતિ પાંચ સમયમાં જે થાય છે ને તે શુદ્ધાત્મા પોતે ગમન કરી નથી જતા પણ ગતિ સહાયક તત્વનો એ ભાગ છે એનું પ્રમાણ છે એ પ્રમાણથી અને જે પ્રમાણથી પ્રમાણિતપણે છે એ પ્રમાણમાં પ્રમાણિતપણે થઈ અને ત્યાંથી એનું પ્રમાણ બંધ થઈ જાય છે અને સિદ્ધનો સ્વભાવ તો સંપૂર્ણ સિદ્ધ થઈ ગયો છે એટલે એની ઉપર જ હોય એટલે સિદ્ધશિલા કહીએ એ બેની વચ્ચે અને એની અનંત સિદ્ધ ભગવંતો અનંત સિદ્ધ ભગવંતો એટલે આપણે કલ્પના શું કરીએ કે અહીંયા પૂતગલથી ટેવાયેલા એટલે પૂતગલની ભાષામાં સમજવા જઈએ આપણે બધું સાહેબ આવું જ ના હોય શું થાય પણ આ અક્રમ વિજ્ઞાન કેટલું અદભુત છે જોવા જેવું છે આપણે મહેતા સાહેબ અક્રમ વિજ્ઞાન આપણા ઋષિ મુનિઓ સારામાં સારા ઋષિ મુનિઓ કેટલા જબરજસ્ત તપ કર્યા છે એમને એમાં પણ આપણે આજના વ્યવહારમાં અંતરમાં અંતરથી તપ થાય છે દરેકને પોતાના પ્રમાણથી જે પ્રમાણથી જેટલું રહેતું હોય તેટલું પણ તપ તો થાય કે ના થાય બેની પાસે કોણ બેઠું છે હે તપ થાય કે નહીં રૂપી બેઠી છે ને તપ થાય કોણ કરાવે છે તપ કઈ ગયા બેઠા આ તો નથી કરાવતા બધું શાંતવાન આપે છે નહીં કારણ કે એમની તપ આવે ને પછી તપાવાનો એમના વખત ક્યાંથી મળે એવું નહીં શું કહો છો ફુલીનાનંદજી સાચી વાત છે કે મહેશાનંદજી કે છે કેમ ના કે છે ખરું કે નહીં સો ટકા પક્કું હા તારે આ સમજવા જેવું છે એટલે દેવનંદા માતાને મહાવીર ભગવાન અને ગૌતમ સ્વામી પૂછે છે પ્રભુ આપ અત્યારે આ હાલતમાં કેવો જ્ઞાન આટલી બધી દેશનાઓના છેલ્લે આ કેવી રીતે હોઈ શકે ગૌતમ આ દેવનંદા માતાને જે કંઈ છે અને તમને સમજમાં આવી છે તે સાચી હકીકત વાત છે આ અમારી માતા છે પણ ગર્ભધારણની માતા છે જન્મદાતા માતા નથી આ માતા છે અમારી આ ભવની હવે દાદાએ લઘુત્તમ કહ્યું આપણને અને પછી ના સમજીએ વ્યવહારમાં જેવો ગમે તેવો વ્યવહાર હોય આપણો એ બધા વ્યવહારમાં સમાજમાં સામાજિક તોર પર સામાજિક સ્તરથી આપણે જે સામાજિક દબોના પ્રમાણેને બહારના દબાણોને કાયદા અને બધાને કારણે આપણે વ્યવહારથી રહીએ કે જેથી આપણે કોઈ ગુનામાં ના આવીએ તેમાં હતો આજે સમજો કે બધા કોઈ બધા આમ કરે અંદર હોય આપણે કેમ કહીએ કચરો હોય ચલો આ ચાદર નીચે દબાઈ દો કાર્પેટ નીચે નાખી દો બધું એવું તો થયા કરે બહાર તો શું નહીં બીજા તમે શું લાગે છે ના ના બોલો બોલો જરા બિહારી રંજી પણ એવું એ જરા કે આનંદ આવે છે કહો ના કહો કે ના કેમ કહો છો ના નથી કહ્યું તો વ્યવહારમાં એવું જ બનતું આવે છે શું વાત કરો છો પણ એ આપણે કોઈને શરમાઈએ છીએ એવું કહેવાથી ના આપણે બધાએ સમજવું પડે આમાં કોણ કોને બાકાત રાખી શકશે દાદાએ પોતાને બાકાત ના રાખ્યા તો દાદાએ પોતાને બાકાત નથી રાખ્યા તો આપણે એના પરથી કેટલું પ્રમાણ લેવાની જરૂર છે નાના નાની બધી બાબતો હોય ઘરમાં રહીએ ઘરના સંબંધમાં સવારથી હાજરી બધું બન્યા જ કરવાનું છે એ તો આપણને કોઈ બહારથી મોકલે એટલે બને ને શું કહેશ બીના બોલને એને બોલવાનો આપો પૈસા કેવું મોટેથી એવું કહેજો જયંતિભાઈ સાંભળે એવી રીતે બહારથી જ બધું મોકલે કોણ મોકલે છે કોણ મોકલે છે જમાઈ આપણી ભૂલો ને બહારથી કેમ કહેવાય આપણી અંદરની હા એટલે બહારથી જ ના જ કહેવાય ને બોલો ને પણ ઘરમાં તો બધા આપણે પાંચ સાત જણ રહીએ જ છીએ ને તે બધા બહારના ના કહેવાય જયંતિભાઈ બહારના ના કહેવાય ના બહારના કહેવાય ને ના કહેવાય બે રીતે ના સમજાયું આવતા નથી અત્યારે પરીક્ષા ચાલે છે બધી તમારે કઈ કયા ધોરણની તમારી પેલા દસમાની ચાલે છે આપણે કોણ ભાણો છે ભાણો છે આવું છે આવું છે સાહેબ બોલો ભગવાન મહાવીર દેવનંદા માતા એમને ગૌતમ સ્વામીને સમાધાન કરે છે જોવા જેવું છે એટલે અમે તમને કહ્યું સમજાયું એટલે જ્ઞાન અને વિજ્ઞાનથી બહુ જુદી વસ્તુ છે અને હિસાબ અને એને કરીને અને પોતાના ગુણોની વિકાસ બધી રીતે અંતર્બાહ્ય રીતે એ પણ જુદી વસ્તુ છે બાકી ગૌતમ સ્વામી તો જમાનાના અને સર્વકાળ માટે પણ આમ ઉત્તમ પ્રકારના ઋષિ હતા અને શ્રવણ હતા બહુ સુંદર હતું સમજવા જેવું છે એમ તો ગોશાળક પણ બહુ ઉત્તમ પ્રકારના શ્રવણના બધા પુરુષાર્થ અને ક્રિયાઓમાંથી નીકળ્યા છે બધી મારે ભગવાન જોડે કેટલા કેટલા ચોમાસા અને અમુક અને પછી કેવળ જ્ઞાનમાં હતું ત્યારે સદમગ્ન કેવળ જ્ઞાનમાં પછી નહીં હા છેલ્લી ઘડીએ પણ છેલ્લી ઘડીએ અડધા ભાગ કરતા કેટલા ચોમાસા ગયા પછી બહુ પુષ્કળ રહ્યા હતા એ તો અને બહુ મારે ઉભાને લાગ કહેવું પડે કહેવું પડે અંતરથી હો મોડેથી તો એક અક્ષરે હરફ કાઢે નહીં એ વીર પ્રભુ આપણા <laughs> એક અક્ષરે કાઢે નહીં એ આપણા દાદા ભગવાન <laughs> હે કોઈ હરફ એમને ખબર પડવા દીધી કોઈને શું કહે છે એનો મર્મ શું હતો <laughs> મર્મ તો બહુ જુદી જાતનો છે એનો મર્મ હોવા પણ છે જે હોવા પડે તદ્દસરના થઈ ગયેલા છે બધા જ પ્રમાણથી સંપૂર્ણપણે સર્વાંગપણે અને તમને હોવાપણામાં તમને મૂકી દે છે અને તમને તમારા હોવાપણાનું એના સ્વભાવમાં તમને એ માર્ગ ઉપર મૂકી દે છે શું કહ્યું એટલે પોતે સાક્ષાત મોક્ષ અને મોક્ષ માર્ગ સ્વરૂપ સાક્ષાત એવા પોતે મોક્ષને માર્ગ સ્વરૂપ તમને મોક્ષ અને મોક્ષના સ્વભાવથી મોક્ષ માર્ગમાં અને મોક્ષ માર્ગી સ્વરૂપે તમને તમારી રીતે મૂકી દે છે પછી આજ્ઞા આપવી પડે છે કારણ કે માર્ગી થયા ને એટલે માર્ગી મોક્ષ મોક્ષ માર્ગમાં માર્ગીપણે મોક્ષ માર્ગીપણે યથાર્થપણે રહી શકો એટલા માટે આ આજ્ઞાઓ છે કે છે એટલે બે દ્રષ્ટિની આજ્ઞાઓ રાખજો જ બને ખૂબ પ્રેક્ટિસ કરજો તમે રોજ કલાક કલાક કરજો કે છે એ સામાયિક થશે બધું જ થઈ જશે એમાં પ્રેક્ટિસ ખૂબ રાખો દાડામાં પાંચ સંધ્યાઓ હોય કે ત્રણ સંધ્યાઓ હોય કે જે હોય તે આપણે એ પ્રમાણે પાંચ પચીસ વખતે વ્યવહારની દ્રષ્ટિ નિશ્ચય ભેટથી આપણે પોતે જ પોતે ઉચ્ચારીને પોતે જ પોતે સાંભળતા હોય ને પોતે જ આપણે આને જાણતા જોતા હોઈએ એવી રીતે પ્રેક્ટિસ કરી નાખો ત્રણ સંધ્યાઓ કરો પાંચ જે કરવું એ કરો તમારે તો બધી યથાર્થ કરવી પડે બધી એવું આ કે સાહેબ કે છે ના ના પણ આ લો તો જોડે છે બોલો ને જોડથી કાચા પડે તો પોતાને લાય પડે ને કાચા કોણ કાચા પડે અંદરનો પુરસાદ વાળો ભાગ કાચો પડે તમે તો ના જ પડો ને અત્યારે પુરુષાર્થ ભાવ ભાગ છે એ જ અમે છીએ <laughs> એટલે કાચા પડના જ પડે તમે તો ના પડો ને શુદ્ધાત્મા તો કાચો પડતો જ નથી શુદ્ધાત્માની વાત કરી તમે આટલું જ જોવાનું છે આ વિજ્ઞાન છે આખું આ વિજ્ઞાન છે બરાબર તમે એટલે શું કહેવા માંગો છો તમે કઈ શુદ્ધાત્મા કે તમે શું કહેવા માંગો સ્વભાવ સ્વભાવ સ્વભાવ તમે આપણે નહીં એવું કહ્યું તો રહેવાનું જ નથી ને તો હું નહીં તરીકે રહેવાનું છે એના પર જરાક પેલું ઝડખપ આવે છે એટલે તમને એ તો ખરું નહીં બે ખરું એમ કે છે હે મજા પડે છે એમને આવું છે એટલે બહુ વસ્તુ મોટી છે તત્સરસ લો તારે પછી આ લઈએ વરસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો દાદાના અક્રમ ઝંડો પરમ સુખ પામ્યા તમે તે જગતને પમાડજો જે પરમ સુખ પામ્યા તમે જગતને પમાડજો ગુરુ ગુપ્ત કહીને ક્યાં સુધી રેસો બેસી ગુપ્ત ગુપ્ત ક્યાં જગત આખું ગારવતામાં રે પ્રભુ રહ્યું છે ફસી જગત આખું ગારવતામાં રે પ્રભુ રયુત પછી વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો રાગ દ્વેષના સકંજામાંથી વિશ્વને ઉગારજો રાગ દ્વેષના સકંજામાંથી વિશ્વ વિશ્વને ઉગારજો દાદાની અમૃતવાણી ઝરણા ખૂણે ખૂણે ઉગાડજો દાદાની અમૃતવાણી ઝરણા ખૂણે ખૂણે ઉગાડજો વારસ અહો દાદાના વિક્રમ ઝંડો ફરકાવજો વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો ભાવના વિશ્વ કલ્યાણ કેરી બસ ક્યાં સુધી તમે ભાવશો ભાવના વિશ્વ કલ્યાણ કેરી બસ ક્યાં સુધી તમે ભાવશો કલ્યાણ ક્યારે જગતનું તમ સૂરવીર કરાવશો કલ્યાણ ક્યારે જગતનું તમ સૂરવીર કરાવશો પરમ સુખ પામ્યા તમે તે જગતને પમાડજો જે પર પરમ સુખ પામ્યા તમે તે જગતને પમાડજો અજ્ઞાનતણાંધકારમાં સર્વજીવો અટવાય છે અજ્ઞાનતણાંધકારમાં સર્વ જીવો અટવાય છે પરને પરાધીનતા તણા નિમાડામાં બફાય છે પરને પરાધીનતા તણાની માણામાં બપાય છે દ્વાપર ત્રેતાને સતયુગમાં અણડીઠ એવો સત્પુરુષ દ્વાપર ત્રેતાને સતયુગમાં અણડીઠ એવો સત્પુરુષ બળકે બળતા જગતને ક્યારે હવે દેખાડશો બળકે બળતા જગતને ક્યારે હવે દેખાડશો વારસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો વરસ અહો દાદાના અક્રમ ઝંડો ફરકાવજો પરમ સુખ પામ્યા તમે તે જગતને કમાડજો એ પરમ સુખ પામ્યા તમે તે જગતને કમાડજો જય સચ્ચિદાન જય આપણે એસએમ સાહેબે ક્યાં ગયા છે સૂત્રો ત્રણ આપ્યા છે બહુ સુંદર સૂત્રો લાવવા ખૂબ હમ એસએમ સૂત્રો તમે જુઓ છો અને અનુભવ જ્ઞાન સૂત્રો જુઓ છો તો એમાં ભેદ કેટલો લાગે છે એમને બોલવાનું આપો જરા હરખી રીતે બોલજો બધા સંભળાય એ અનુભવ પ્રમાણના જ લાગે છે શું અનુભવ પ્રમાણના જ લાગે છે બંને બંને વિજ્ઞાન પ્રમાણમાં કેવું લાગે છે બંનેમાં આ વિજ્ઞાન સ્વરૂપ જ લાગે છે એમને લાગે છે આપણે બધાને લાગે એવું કંઈ માની નહીં એમને લાગે છે બેને એમ જે આપને શું લાગે છે એટલે છે જ દાદા એ તો મને ખબર નથી ના છે જ <laughs> એટલે દાદાનું આપતા સૂત્ર જોઈએ તો ટૂંકું અને ટચ અને સ્પષ્ટ કરે એક્ઝેક્ટલી જયારે કનંદદાજીનું સૂત્ર અનુભવ પ્રમાણનું છે પણ જરા એકવાર ગૂંચવી નાખે બિલકુલ સાચું કહ્યું બિલકુલ સાચું કહ્યું આ પૂદગલના પ્રમાણમાં ફરક છે શું કહ્યું હા જો આ સમજો તમે સમજો બહુ એટલે અમે તમને આપણે બધા કહીએ છીએ કે પૂદગલ ને પૂદગલના પ્રમાણો હોય છે હંમેશા અનુભવ અનુભવનું પ્રમાણમાં સરખાપણું હોય અનુભવમાં ભેદ ના રહે અમને જે સ્વાદ મળે તે બધા સૂત્રો વાંચું કે એ સ્વાદ બધા લઈ ના શકે કંઈ દાદાનું આપતા સૂત્ર વાંચન એ એમનો એ જેવી રીતે છે અનુપ્રમાણની દશાએ કરીને એ આપણે વાંચીએ ખરા ગમે ખરા સીધું સરસ લાગે પણ આપણે એનો એ લઈ ના શકીએ એને આવું છે સમજવા જેવું છે બહુ સમજવા જેવું છે હમ પણ અનુભવ પ્રમાણમાં જે છે અમૂળ પ્રમાણ ક્યાં એટલું જો જોતા ફાવે તો કામ થઈ જાય એટલે આપણે બધામાં એકબીજામાં કામ કરી શકીએ આવી રીતે આ સ્વપર ઉપર કલ્યાણક માર્ગ આખો અદભુત છે ખંડવી સમજાય છે દરેકને એકબીજાને એકબીજાથી સહાય થઈ શકે છે સ્વપર કલ્યાણક રીતે હા ભૂતગલની રીતે નહીં ભૂતગલની રીતે નહીં દરેકને સ્વાર્થ અનુભવનો કંઈ ન કંઈ હોય જ હોય કે ના હોય દરેકને કંઈક થોડું તો હોય ને કંઈ હમ વધતો ઓછો હોય કોઈને આવો શિખારનો ભાવતો હોય કોઈને પેલી પ્રકાર ઢીલો ભાવતો હોય કોઈને લોચો ભાવતો હોય તરીબેન શું કે સુરતમાં એને શું કે છે લોચો કે છે બધું આવું જાત જાતનું છે એટલે આપતા સૂત્ર તો આપતાસૂત્ર જ છે એમાં તો આપણે આ બધા બધા માટે એમાં એક જ અવાજ હોય એમાં પ્રમાણ દાદા ભગવાનના અસીમ છે જે કાર હું ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી કૃપા કરી નીચે આપેલા દાદા ભગવાનના આપતા સૂત્રો વિગતવાર સમજાવવા પ્રાર્થના સાથે નમ્ર વિનંતી છે હવે દાદા ભગવાનના આપતા સૂત્રો વિજ્ઞાનથી છે પણ આપણે એને શબ્દ પ્રમાણથી લઈએ અને એ જ પ્રમાણે પીરસતા જઈએ તો તકલીફ થઈ જાય સાહેબ તકલીફ થઈ જાય બધાને એમ લાગ્યું કે નટુ બહુ દાદાની અમારી લખી છે ને એટલે દાદાની જે આવે છે ને એ લખનાર નટુ હતા એટલો ખ્યાલ રાખજો તમે આ વાત બહુ મોટી આવે છે પણ તે વખત આપણી આપણી પાસે દ્રષ્ટિ છે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બધાને કામ કરી શકે છે વાત સમજાય છે કે નહીં કવિરાજ કવિરાજના પદો એમનાથી જે નીકળ્યા પ્રમાણથી તે એમના માટે તો બહુ જ આનંદ તો એમાં રમ્યા જ કરે એનું જ રમણતા રહ્યા કરે બહુ સરસ રહે કુદરતી કે બધો સમય રહ્યા કરે એવું નથી કોઈને ના રહે આ કાળમાં તો પાંચમો હારો છે એટલે કોઈને ના રહે એનું પ્રમાણ છે એનું પ્રમાણ પચાસ મિનિટ કે જે આપણે બાંધે બારે કલાક કહીએ પ્રકારનું પ્રમાણ છે અને ઓછામાં ઓછું આઠ મિનિટ કે દસ મિનિટનું કરો તમે જે કહો તે આવા પ્રમાણ છે એના બીજું કશું જ નથી અને પ્રમાણ પાછા ફરીથી આવી અને પાછું એના પ્રમાણમાં આવી જઈ શકીએ છીએ પણ વચમાં ખંડ થયા વગર રહે નહીં શું કહ્યું હા કે પાંચમા આરાને લીધે શું પાંચમા આરાને લીધે ખંડ ના રહે તો તો કેવા જ્ઞાન થઈ જાય ને એવું સાહેબ કે છે હા નથી મને ખબર નથી શાસ્ત્રની એટલે હમણાં એક આચાર્ય ભગવાન સાથે વાત થઈ એમને જ્ઞાન નથી લીધું પણ દાદાની પુસ્તકો આપી હતી ત્રણ ચાર વર્ષ પહેલા ક્યાં આગળ અત્યારે અમદાવાદ આવે બોલો વિહાર કરતા કરતા અમદાવાદ આવે છે શું નામ હા એમનું નામ છે મોટું થઈ ગયું કહું તમને જય શેખર કે ચાલો પછી એ યંગ યંગ એટલે યંગ તો ના કહેવાય લગભગ પંચાવન વર્ષ મધ્ય મધ્ય વર્ષ તો ત્રણ ચાર વર્ષ પહેલા મને મળ્યા હતા તો પુસ્તક આપ્યા હતા અને અડધો કલાક જેવી વાતચીત કરી હતી તો આ વખતે આવ્યા એટલે ફેરથી મળવાનો સંજોગ આવ્યો એટલે એને પુસ્તકો વાંચ્યા પછી કીધું કે દાદાજીની પુસ્તકો વાંચીએ છે અમને બહુ ગમે છે પણ કેટલીક મર્મની વાતો અમને સમજાતી નથી એમને ખોટી પણ નથી લાગતી પણ સમજાતી નથી બિલકુલ સાચું કે એટલે એને કીધું કે તમે બે ત્રણ વખત આવજો તો અમારે પૂછવું છે એટલે એક દિવસ રાતના હું ગયો તો દસેક વાગે એ લોકોનું પત્રિકામાં બધું પત્યા પછી એ લોકોનો ટાઈમ ફ્રી હોય દાદાજી એટલે એમને એક પ્રશ્ન પૂછ્યો કે દાદાજી જે જ્ઞાન આપે છે એ જ્ઞાન એટલે એમાં શું આપે છે અમને એમ એટલે કે છે કે આમ તો જનરલી અમે જ્ઞાન તો અત્યારે આગમોને જ્ઞાન કહીએ છીએ અને આગમનું જ્ઞાન અમને અત્યારે આચાર્ય થયા છે એટલે અમે વાંચી શકીએ સાધુ કે ઉપાધ્યાય કે સાધ્વીજી નથી વાંચી શકતા તો કે છે એ જ્ઞાન અમારી પાસે છે તો કે આ જ્ઞાન એ શું આપવા માંગે છે એમ એટલે મને પૂછ્યું એમને એટલે મેં એમને કીધું કે આ જ્ઞાન છે એ કોઈ શબ્દ જ્ઞાનની ક્રિયા નથી આ દ્રષ્ટિ જ્ઞાન છે બરોબર અને પછી એમને મેં દાખલો આપ્યો દાદાજી પેલા કૃષ્ણ ભગવાનને અર્જુનનો દાખલો આપ્યો કે કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધમાં જે અર્જુનને જે દ્રષ્ટિ આપી હતી તે જ્ઞાન છે એટલે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અર્જુને મહાભારતના યુદ્ધમાં કૃષ્ણની આજ્ઞાથી યુદ્ધ કર્યું એટલે કૃષ્ણ અર્જુન પોતે સંપૂર્ણપણે યુદ્ધ કરવા છતાં લાખો વ્યક્તિઓની હિંસાના નિમિત્ત છતાં પણ એ જ્ઞાન દ્રષ્ટિમાં રહ્યા અને કેવા જ્ઞાન પામીને મોક્ષે ગયા આ દ્રષ્ટિની વાત છે આ શબ્દ જ્ઞાનની વાત જ્ઞાન દ્રષ્ટિ એટલે આજ્ઞાધર્મથી રહ્યા કારણ કે દ્રષ્ટિ પાછી લેવી પડે જો દ્રષ્ટિ પાછી ના લીધી હોત તો એ પછી લડી ના શક્યો હોત કારણ કે અર્જુન તે જમાનાનો હતો એટલે પૂતગલ એ જમાનાનું હતું આ વાત છે દ્વાપરનું દ્વાપરનું પૂતગલ હતું તે પ્રમાણનું તો પૂતગલનું પ્રમાણ જે પોઝિટિવ પ્રકારનો હતો તે જોવાની છે અને એમાં નેગેટિવ હતું એ બધું નીકળી ગયું હાજરીથી નીકળ્યું એ હાજરી પછી એટલે દ્રષ્ટિ પાછી ખેંચી પણ પોતે હાજર રહ્યા નજીકના નજીક અને તે સારથી તરીકે પાછા સારથી એટલે બધી જ રીતે રક્ષાત્મક એમનું રક્ષણ કરનારા સંપૂર્ણપણે આજે આટલા ભયાનક યુદ્ધમાં જો ભયંકર મારો આવવાનો હોય બધો બધી જ પ્રકારનો હિંસક મારો તો સારથીને પહેલો આવે સારથી ઉપર બધો જાય એ બધો ભગવાન પર આવી ગયો હતો એટલે અર્જુન તો બધો બચાવ જ પામેલો એમાં બાકી અર્જુન લક્ષ્ય અર્જુનનું હતું પાર્થનું લક્ષ્ય એ તો સમજાયું ને અને હંમેશા સારથીને પણ લક્ષ કર્યા વગર રહે નહીં પણ જનરલી એ તે વખતે એવા નિયમો પડાતા હતા યુદ્ધના કે સારથીને કોઈ દિવસ કોઈ પ્રકારે એને કશું ના કરાય એવું પ્રકાર થતા એટલે આ બહુ સમજવા જેવું છે દ્રષ્ટિ લીધી હતી પાછી તે એ કારણ એક પ્રકારે એટલે ક્યારેય પણ ચોવીસ તીર્થંકર ભગવાન શું કે આવા ત્રેસઠ સલાકા પુરુષોમાં વાસુદેવ કે પ્રમાણ ને બધામાં તેમાં જેમના પ્રમાણથી જેમને હોય ત્યાં દરેકને એ પોતે પોતાના પ્રમાણથી જ છે અને પ્રમાણથી એ બીજાને એ પ્રમાણે આપવું બહુ મુશ્કેલ સિવાય તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાનમાં પણ એ ભાવના જ પરિણામ પામે છે તે વખત ક્રિયા જરાય હોતી જ નથી એ તો તમે જાણો છો એ વાત કરી છે દાદાજી એ તો આજે આપણી પાસે આ છે તો આપણે વિજ્ઞાનથી વાત કરી શકીએ તો આજે મહારાજ સાહેબ સમજી શકો છો એટલે દાદાની ઈચ્છા હતી કે આ વિજ્ઞાન પાઠ ઉપર અને સંયમ માર્ગમાં જો જાય અને જેટલી સમજતી હોય તો એ સંયમ માર્ગ આજે સુવાસિત બને શું એમનો સંયમ છે જેનો જે પ્રકારનો જેવો પ્રકારનો જેટલો જે સંયમ હશે એ પ્રકારે એમાં સુવાસિકતા આવતી જ જાય સમજાય છે અને બધાને લાભ કરતી જ જાય બધાને એ દશા એમની બહુ ભાવના હતી અને અત્યારે જોઈએ છીએ આપણે તમે આપતાપુત્રો મળતા હો અમને ઘણા મળ્યા ઘણા બધા મળ્યા વેદાંતના બહુ જ ઓછા પરંતુ મોટાભાગના જૈન એટલે આપણે આપણે સામે ચાલીને તો આપણે કોઈનું કોઈ હોય જ નહીં ને પણ તો સહેજા સહેજા જ આવે તો શું વાત થાય એમ તો એમાં તમે જોજો તમારી છે મહાત્માઓની છે કોઈની એના જેના જેટલો અનુભવ પ્રમાણ હોય ને એનું એમને જરૂર લાભ થાય અને એમને લાગે કંઈક છે પણ શું છે સમજ ના પડે એમને સમજ ના પડે પ્રાપ્તિ થવી બહુ મુશ્કેલ છે પ્રાપ્તિ બહુ અગત્યની છે શું પ્રાપ્તિ બહુ અગત્યની છે એટલે કે સ્વભાવ પ્રાપ્ત થયો અને એ પ્રાપ્ત થયાનું પ્રાપ્ત સ્વરૂપે આખા અનુભવ પ્રમાણથી આજે જે સ્થિરતા છે અને આખું વિજ્ઞાન ને વિજ્ઞાનના અંશો ખુલ્લા થાય છે ત્યારે જ એ પ્રાપ્તિના નિમિત્તો બની શકે છે દાદા એવું નથી કે કોઈનો એકનો ઇજારો છે પણ આમાં એકથી બે થાય ને એટલે કંઈનું કંઈ જુદું પડ્યા વગર રહે જ નહીં બંને જ હંમેશા કારણ કે આ કળિયુગ છે પાંચમો આરો છે આટલું અદભુત વિજ્ઞાન થયા પછી પણ આ હાલત છે આ બધું શું છે તમે બધા બધું જાણો છો સારી રીતે જાણો છો બધા બધા એને ખબર હોય પણ કોઈ કશું કરી ના એ તો તાકાત શક્તિ અને પ્રતાપ અને એનો પ્રભાવ એની વાત છે સમજાય છે તો ખરું બધું અંદર પ્રભાવ આપણે પ્રભાવ પાડવાથી કોઈ ના પડે કોઈ દિવસે પ્રભાવિત થાય ખરા પણ પ્રભાવ ના પડે પ્રભાવિત થાય તો પૂદગર પ્રભાવિત થાય છે બધા હવે કોઈ થાય નહીં અને ટકાઈ નહીં પાછું કેટલું ટકતું રહેશે પ્રભાવ વસ્તુ બહુ જુદી છે જેમ જેમ લઘુતા વ્યવહારની આપણી ખીલતી જતી જાય તેમ તેમ આપણામાં પ્રતાપનો ગુણ ખુલતો જતો જાય એમ નાખી લે વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર દ્રષ્ટિએ કરીને એ વ્યવહાર દ્રષ્ટિ કેવળ વ્યવહાર દ્રષ્ટિથી હોય એનો અર્થ શું કે એમાં જે ગુરુતા છે તે ગુરુતામાં લઘુતા હવે પ્રાપ્ત થતી જતી જાય છે લઘુતા એસ્ટાબ્લિશ થાય છે એટલે ગુરુ ભાગ દીકરીને ત્યાં લઘુ આવી જાય છે સમજાયું ને બહુ સુંદર છે એ વસ્તુ એટલે આજ્ઞાધર્મ છે તો આપણે આ ત્રણ સૂત્રો લઈ લઈએ છેલ્લા પાંચેક મિનિટ છે પતાવી લઈએ આપતા સૂત્ર નંબર બે હજાર આઠસો ને ઓગણચાળીસ નિશ્ચય ચારિત્રમાં આવ્યા એ તો ભગવાન થઈ ગયા કેવા જ્ઞાન સિવાય નિશ્ચય ચારિત્ર પૂર્ણ દશાએ ના હોય એટલે નિશ્ચય ચારિત્રની વાત થઈ એટલે નિશ્ચય ચારિત્ર અહીંયા આગળ સિંગલ સિંગલ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં આપ્યું છે ડબલમાં નથી સિંગલમાં છે સિંગલમાં છે એનો મતલબ જ કે વ્યવહારથી છે શું કહ્યું એને વ્યવહારથી છે એટલે કયું વ્યવહારથી તો કે અંતર અને અંતરના વ્યવહારથી અંતરના વ્યવહારથી એટલે અંતરના જીવને કરીને અંતરના વ્યવહારમાં એ નિશ્ચય સાથે અંતરનો જે વ્યવહાર બાકી રહ્યો છે અંતર એટલે બહાર આવી જ ગયું એની જોડે જે આપણે આગળ વાત કરી તેમ એટલે અંતર બાહ્ય બે બોલીએ તોય સારું વાત કરે શાસ્ત્રમાં એવી રીતે પ્રમાણ હોય છે એનું એટલે નિશ્ચય પ્રાપ્તિની હાજરીમાં નિશ્ચયની હાજરીએ કરીને આપણે અંતર બાહ્ય એવા અને પ્રમુખ અંતરતા એ કરીને અંતરના જીવને કરીને આજ્ઞાધર્મના એ અંતરના આજ્ઞાધર્મના જીવનથી એ આપણે વ્યવહારમાં વ્યવહાર શુદ્ધતાએ અને વ્યવહાર આદર્શ કહેવાય એ શુદ્ધતા છે શુદ્ધતા પરિમાણો છે બધા એ વ્યવહાર શુદ્ધતા જેમને જેટલા અંશે જેટલી થાય એટલું આપણું નિશ્ચય ચારિત્ર અંદર ખુલ્લું થાય એટલે કે નિર્ણય નિશ્ચયથી કેવળ આ અંતરનો બધો વ્યવહારથી જીવન થયું એ વ્યવહારમાં એ વ્યવહારના ભાગમાં વ્યવહારથી છે અંતર બાહ્ય સ્વરૂપે કરીને અને નિશ્ચયથી નિશ્ચય સ્વરૂપે નિશ્ચય કરીને હું શુદ્ધાત્મા જ છું એ બે સાથે સાથે ધારા સ્વરૂપે સ્પષ્ટ એટલા એટલા અંશમાં નોખા રહે પરંતુ એનું આપણી પાસે રજીસ્ટર નથી હોતું ને મુશ્કેલી આ થઈ છે જેમ જેટલું એનું એ હોય અને એમાં પછી આપણી કરી નથી અગર તો એ આખું નિધિધ્યાસનું સ્વરૂપ આપણું બનતું જાય આપણા માટે હા બહુ કઠિન વાત છે બહુ કહું છું તે તો આપણે આપણી પ્રગતિ બહુ સુંદર થાય પણ આવા નિધિધ્યાસન માટે બાહ્ય જીવંત દ્રષ્ટાંત સ્વરૂપ નિધિધ્યાસન એક જરૂર છે આ વાત બહુ છે એટલે અરસ તરસ એકબીજાને કેવી રીતે કામ કરો આપ સમજી લેજો વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર જયંતિભાઈ સમજ્યા બહુ મજાની વાત છે મને તો આ શ્વાસ જેમ ચાલે છે એમ રહ્યા કરે એટલે હું કહું છું તમને પણ મારાથી બોલાય નહીં આ બોલવું એટલે જરા ઠીક ના કહેવાય એનું પ્રતિક્રમણ કરી નાખવું પડે મારે ચાલે જ નહીં એમાં આપતા સૂત્ર નંબર એક હજાર એકસો ને ત્રેતાળીસ નિરહંકારી થવું પડશે નિર્માણીપણું ના ચાલે નિર્માણીપણાનો બહુ સૂક્ષ્મ અહંકાર છે ઉપરના શીંગડા કપાયા ને અંદરના શીંગડા રહ્યા અંદરના શીંગડા અંદરની કઈડ ઉત્પન્ન કરે એટલે શીંગડા મૂળથી જ આમ ચાલ્યા જવા જોઈએ કેમ હશો છો એમને આપો મોટેથી બોલજો છેક સંભળાય દાદાજી મોટેથી આપે આપે જે કહ્યું અત્યારે આપણે બિહારી પૂછ્યું તો આ જ વાત મારા આવી કે આપ જયારે વાંચો છો તો પહેલા પહેલું તો એ શીખવા મળે છે કે વાંચવું કેવી રીતે અને પછી જયારે એનો અર્થ થાય છે પછી જયારે એનો અર્થ થાય છે એક બંધ ચાલુ છે આપ જયારે પહેલા વાંચો છો તો શીખવા મળે છે કે ખરેખર વાંચવું કેવી રીતે કારણ કે વાંચવાથી એનો અર્થ સ્વાભાવિક અંદર ઉતરી જાય છે જે રીતે વંચાય છે એ રીતે અને પછી જયારે એનો અર્થ થાય છે ત્યારે અમે સાંભળીએ ત્યારે અમારી અંદર પણ એનું દર્શન તો હોય છે કે આવું આવું હોવું ઘટે પણ જયારે એ દર્શન આપનું ઉઘડે છે ત્યારે અહો અહો થાય છે કે ખરેખર શું કહેવા માગે છે આની અંદર અને દાદાજી અનુભવ સૂત્રમાં એ જે મને જે લાગ્યું છે કે આ બધા અનુભવ સૂત્રમાંથી એક જ તારણ જો નીકળે તો કે આજ્ઞા ધર્મનું ફોકસ મન વચન કાયા ઉપર જ છે બીજું કશું છે એની બહાર ક્યાંય આજ્ઞા ધર્મ છે જ નહીં અને ખરેખર દિલથી કહું છું કે આટલા વર્ષોથી આ વસ્તુ અંદર ઉતરતી જ નથી ના એ એનું કારણ છે કે અનુભવ પ્રમાણ વ્યવહારથી દ્રષ્ટાંત સ્વરૂપે તમારા નજર આગળ જ્યાં સુધી ના હોય ને એનાથી એના કારણે કરીને વિજ્ઞાનના અંશો તમને સમજમાં ના આવતા હોય એટલે વિજ્ઞાન આખું ના સમજાતું જાય ત્યાં સુધી બનવું મુશ્કેલ છે આટલા માટે સત્સંગ સત્સંગના પ્રમાણો છે ને અને સત્સંગના પ્રમાણો અનુભવ દશાના હાજરીમાં હયાતીમાં હોય એ તો ઉત્તમ કહેવાય આપણે એમ કહીએ કે આપણે દાદા ભગવાન જેવી ભાષા વાપરીએ કે પરમહંસની સ્વભાવ તો બધા ઘણા એમ લાગે કે આ તો ચારા પાડે છે શું પરંતુ અનુભવ પ્રમાણ હોય એ તો વાત જુદી જ છે આખી એ તો બધાને લાગુ પડે જે અનુભવ પ્રમાણ થશે ને ત્યારે મારી તારી નહીં થાય જોજો તમે જરા પણ નહીં રહે એ વસ્તુ નહીં રહે તો શું અમે ના આપી શકીએ અને બોલે નહીં મોડેથી બોલે તો શરમ નહીં લાગે ને સમાજ છે ને બધો પરંતુ અંદરથી રહ્યા જ કરે આ તો રહ્યા કોઈને છોડે નહીં આ દાદાની હાજરીમાં અંદર અંદર રહ્યા કરતું દાદા બધાને જાણતા હતા પણ કોઈને એમને ઉલ્લેખ કોઈને ખબર નથી પડી દાદા જાણે છે આપણું અંદરનું જાણી જાય દાદા એવું કોઈને ખબર નથી પડી <laughs> પણ હાજરી બધા જ જાણી લીધું છે દીપકભાઈ પૂછજો જો તો શું કહે છે મોટેથી કોણ બે શબ્દો બે શબ્દો આવે દાદાના હાજરીના અનુભવના દાદાની હાજરીનો જો અનુભવની વાત કરું દાદા તો મને એમ લાગે કે હું હું મારી જ વાત કરી રહ્યો છું દાદા જોડે કાયમ થયા કરતો હતો અને જે અંદર આમ એ આવે વિચાર કે ભાવ આવે એનો પડઘો ત્યાં પડીને પાછો મને એનો જવાબ પણ એવી જ રીતે મળતો એટલે દાદા એ છે ને એમને જોયું કે આટલા બધા જ્ઞાન લીધું મોટા થયા હવે ઉંમર વધી બધું થયું આ છે એમનો હજુ ભાર ઓછો થયો નથી તોય મારે એમને બધી એમનું બધું ઉંચકીને પોતે નથી ઉંચકી શકતા એટલે મારે ઉંચકવું પડે એટલે બચ્ચું મોટું થયું તો જરાક પણ ઓછું ઝાંખું પાછું દેખાય પણ ચાલતું તો જરાક ડબલ ડબલ તો કર્યા કરે ના કરે એવું નહીં થોડું ડબલ કરે ને આ નહીં બચ્ચું ડબલ ના કરે તો કંટાળી જાય ચાલ ચાલો કે છે તોય દાદાને મોટા થયા એવું થયું તોય પણ મોડમ લઈ લઈને ફરવું પડ્યું અને બધા મૂકવું પડે એમના વ્યવહારમાં એમને પોતાને ના ફાવે એટલે દાદા પછી એમને દાદાએ કહ્યું કે તમારું એન્જિન તમારે વાપર તમારો અને ખોટકાય તોય તમે અને પછી રિપેર મારે કરવાનું કે ફ્યુએલ બ્યુએલ બધું પાછું મારે પાછું કરવું પડે મારે આપણે બધાનો અનુભવ છે આ હું હું કંઈ મને બાદ નથી કરતો હું તો હું પોતાને પહેલો મૂકું તો બધાની આગળ જ સમજાયું ત્યારે હું કહું છું કે અનુભવ પ્રમાણ તે વખત અનુભવ રહ્યા કરતા હતા અમને અમને ચંદ્રકાંતબેન તો પહેલેથી કહ્યું જ્ઞાન આપવા માટે પણ હાજરી હોય માસ્ટર અને ત્યાં એક બે કરે તો જુએ બે કરી જુએ શું ચંદ્રકાંતે બહુ શક્તિ આપી હતી અમને આવું હતું નથી છે પણ આ વાત વધારે કરવાનો અર્થ નથી ચાલો એટલે નિરહંકારી થવું પડશે નિર્માનીપણું જે છે એ આખું વ્યવહારથી અને સંસારમાં જરા પુણ્યના કારણોમાં જાય છે અને એમાં પુણ્યના કારણોમાં પણ જ્યારે સૂક્ષ્મતામાં જાય છે ત્યારે સૂક્ષ્મતામાં પુણ્યના કારણો સૂક્ષ્મતાને ભેદવામાં તો પછી સહેલું નથી પડતું કંઈ એને પાછું ફરતી પાછું એને નીચે આવીને પાછું ઉપર જવું પડે છે આવું બધા પ્રમાણો છે એ તો એટલે વ્યવહારમાં સામાજિકતાએ કરીને ગુણ બધા કયા છે પણ એ તો જેને જેટલા માફક આવે એટલા જ માટે બધાને ખરખું માફક ના આવે શું કહ્યું કેવી રીતે આવી શકે <laughs> એટલે સમજવા જેવું છે જંદીર અહંકારી પણ તો એકે અવાજે રહેવાતું ના હોય તે બધા કબૂલ કરશે મોટા પાકામ પાકો અહંકારી હશે એને કબૂલ અંદર કામ કરવું રાખવું પડશે શું કહો સાહેબ જોજો કારણ કે મૂળ પાયાનું દરેકને પોતાને લાગવું પડે છે ને આખું અને છેલ્લું સૂત્ર બે એક હજાર એકસો ને ત્રેપન આત્મા સિવાય જે જે અવલંબનો લીધા હોય તે જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી વળે નહીં આ વળવું શબ્દ બહુ મોટો છે વળવું જ એટલે વ્યવહારમાં ગુરુતામાંથી લઘુતામાં આવવું શું કહ્યું વળવું એ મનના આગળ આવે છે દાદા ભગવાને એમની અપૂર્વ કૃપાથી આપણને વારણ તો મૂકી દીધેલું છે પણ એ વારણ કે બધાને એનો લાભ એવો મળ્યો ના હોય પણ આ કનુભાઈને ખૂબ મળ્યો હતો ખૂબ જ મળ્યો હતો કારણ કે જેટલું એમની સાથે જીવન ગયું એ જીવનને કારણે અને એમને એ હિસાબે કરીને બધા હિસાબના પ્રમાણોથી એ પોતે પોતાના સ્વાર્થથી એમને વારણ મૂક્યું હતું શું કહ્યું બહુ પાકો હવા હતો એમનો હતો એ હું જાણું પણ ક્યારે ખબર પડી કે આપણને આપણો ફવારાત ખબર પડ્યો તારે નહીં તો ના સમજાયા નહીં તો આપણે વ્યવહારમાં એ સ્વાર્થને લઈ જઈએ અને વ્યવહારમાં લઈ જાઓ તો ભયંકર માર થઈ જાઓ તમે આટલા નિકટના સંબંધમાં મહેતા સાહેબ સમજ્યા હમ બહુ સમજવા જેવું છે આ તમને શું લાગે બિહાર ગયા બહુ સમજવા જેવું છે એટલે આપણે એકબીજાને મહાત્મા મહાત્મા સ્વરૂપ રહીએ તો આપણને એમાં બહુ આનંદ આવશે જોજો તમે અને આપતા પુત્રો તમે બધા જોડે ફરો તો તમને કેટલું તમને પોતાને સમજાતું જશે ખ્યાલ આવે છે બહુ સમજવા જેવું છે આ વાત ખાસ કરીને સ્વાર્થ તો બહુ મોટો છે સ્વાર્થ એટલે આત્મા સિવાય જે જે અવલંબનો લીધા છે તે જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી કંઈ વળે નહીં એટલે કે દાદા ભગવાન આપણને જે એમનું અવલંબન કરી નતા એ અવલંબન કેવી રીતે આપણે છૂટા રહીએ તે બધું એ હાજરી હતા હાજરી કરીને એમને એમને ઉપર રાખવું પડ્યું અને તમને આપ્યું ખરું અને સત્સંગમાં પ્રમાણ બહુ નીકળે તમને આવી રીતે અવલંબનથી મુક્ત રહેવા તરીકે કારણ કે નિરાલંબ તમારો સ્વભાવ છે અને તમને સ્વભાવ પ્રાપ્ત થયો છે નિરાલમ આકાશ આકાશને કંઈ અવલંબન નથી સ્પેસને અવકાશને અને તેમ આપણો સ્વભાવ છે આખો સ્વભાવ છે એટલે આપણને આ ઉદગલના શરીરમાં અંતર્બાહ્યપણે પણ એ અંદર આકાશને તત્વ અવકાશ તત્વ પણ છે અને એમાં પણ આપણે શુદ્ધાત્મા સ્વરૂપે સૂક્ષ્માથી સૂક્ષ્મ શુદ્ધાત્મા સ્વરૂપે એ અવકાશમાં પણ આપણે અવકાશ સ્વરૂપ એવા અવકાશ નહીં પણ અવકાશ જેવા એવું આપણું શુદ્ધાત્માનું સ્વરૂપ અંતર્બાહ્ય પૂતગલના બધા વ્યવહારોમાં પૂતગલથી સંપૂર્ણ અવલંબન રહિતપણે નિરાલંબ સ્વભાવે રહે એ અનુભવ પ્રમાણ છે આખું શું કહ્યું અનુભવ પ્રમાણ છે ખરા બહુ સુંદર છે એટલે અવલંબનનું એ રીતે વાત છે ચાલો જય સચ્ચિદાનંદ મંત્ર બોલાવો જય સચિદાનંદ કોઈ જાહેરાત કરે છે આ અઠવાડિયાનો કાર્યક્રમ જરા આ મુજબ છે મહાત્માઓ સાંભળી લેજો ગુરુવારે અમે નથી સાંજના છીએ એટલે આવતા મંગળવાર જશે આવતીકાલે સવારના એક એક્સ્ટ્રા પ્રાતવિધિનું આયોજન કર્યું છે રાખીબેન ઠક્કર તરફથી બે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટ જોગીદાસ વિઠ્ઠલ પોળ અમદાવાદ પોળ કે બાજુમાં રાવપુરા એડ્રેસની ચિઠ્ઠીઓ આજે પ્રસાદી રાખી છે એની સાથે દરેક મહાત્માઓ ફેમિલી દીઠ એક એડ્રેસની ચિઠ્ઠી લઈ લેજો બુધવારનો રેગ્યુલર બહેનોનો સત્સંગ રેખાબેન મહેન્દ્રભાઈ પટેલ એકસો સત્તાણું સરદારનગર નિઝામપુરા બપોરના ત્રણથી પાંચ રહેશે ગુરુવારની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ સાંજના છ થી આઠનો સમય રહેશે સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ બાબુકાકાના હોલમાં અને શુક્રવારની વિધિ નેહાબેન ઠક્કરને ત્યાં જેનું એડ્રેસ કાલે આપવામાં આવશે શનિ અને રવિ શનિ અને રવિ કેલનપુરી મુકામે શિબિરનું આયોજન કર્યું છે જે શનિવારે સવારના નવ વાગે શરૂ થશે અને રવિવારે સાંજના છ વાગે પૂર્ણાહુતિ થશે દસ વર્ષથી ઉંમરના દરેક વ્યક્તિ આ શિબિરમાં લાભ લઈ શકશે તો ખાસ શનિ અને રવિ આપતા પુત્ર તથા દાદાજીની પ્રત્યક્ષતામાં આ શિબિરનું આયોજન છે તો ખાસ એનો લાભ લેવા વિનંતી આજની પ્રસાદી સોનલબેન બિપિનભાઈ પટેલ તરફથી ગઈકાલે એમના લગ્ન દિવસના પચીસ વર્ષ પૂર્યા થયા છે એ નિમિત્તે રાખ્યા છે ઉભા થઈને દરેક મહાત્મા જય સચિદાન નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરીયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચનમુકારો સવ પાવક પણાસણો મંગલાણમ ચ સવેસીમ પરમમ હવૈ મંગલમ ॐ नमो भगवते वासुदेवाय ઓમ નમઃ શિવાય ઓમ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાજીનો કાલે સવારના નવથી બાર સત્સંગ આપણે અમદાવાદ ખાતે પાર્શ્વનાથ હોલમાં જે રેગ્યુલર એડ્રેસ મહાત્માઓ જાણે છે આવતીકાલે નવથી બાર અને પરમ દિવસે અગિયારમી તારીખે સવારના છ થી સાંજના છ વાગ્યા સુધી એ લપકામણ મુકામે રહેશે જય સચ્ચિદાનંદ જય સચિદાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના હસીમ ગજકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર Thank you.